એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પૂનામાં બેઠા બેઠા સુચેતા વાર્તા સાંભળે છે ઓહો હો હો સુચેતા બેન આવો આવો તમે ક્યાં હતા અત્યાર સુધી હે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ઘોડો બળદ અને સૈનિક સૈનિક હોય ને યુદ્ધ કરવા જાય હા રક્ષા કરે દેશની ઘોડા ઉપર જઈને આ તે ઘોડો બળદ અને સૈનિકની વાર્તા છે ભાઈ એક સૈનિકની પાસે હતો એક ઘોડો અને એક હતો બળદ જ્યારે સૈનિક ઘરે હોય ત્યારે બળદ ને ખૂબ કામ રહે હો એને તો ખેતી કરવા જવી પડે બળદને એટલે એ તો દુખી રહેતો ત્યાં બરાબર સમાચાર આવ્યા કે યુદ્ધ થવાનું છે લડાઈ થવાની છે આ સાંભળીને બળદ તો રાજી થયો પણ ઘોડો દુખી થઈ ગયો હો ભાઈ કે હવે મારે કામ કરવું પડશે હવે સૈનિક ઘોડાને લઈને જશે મેદાન પર એટલે બળદને એકદમ શાંતિ થશે પણ ત્યાં તો વળી પાછા સમાચાર આવ્યા કે બધા દુશ્મનો શરણે આવી ગયા છે લડાઈ થઈ ગઈ છે બંધ એટલે યુદ્ધ બંધ થયું છે બંધ રહ્યું છે યુદ્ધ હવે નહીં થાય એટલે ઘોડો ફરી પાછો આનંદમાં આવી ગયો અને બળદ પાછો દુઃખી થયો તો ભાઈ ખરેખર કઈ સમય બદલાતા જરાય વાર નથી લાગતી હો તમે જોયું ને આ બળદ જે રાજી થઈ ગયેલો એનો પાછો ખરાબ સમય આવ્યો ક્યારેક ઘોડાને કામ કરવું પડે ને ક્યારેક બળદને કામ કરવું પડે કઈ કામથી તે ભગાતું હશે હે ભાઈ કામ કરવાની તો કેવી મજા પડે તો ભાઈ આવી હતી આ બળદ ઘોડો અને સૈનિકની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું સરસ મજાની ઓ ભાઈ આવજો